કહું છું કહું છું જરાક શાંતિ તો રાખો કહું છું હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો બાળ દોસ્તો શાંતિ રાખજો આજે તો મહુવામાં બેઠા બેઠા ધૈર્ય રાજ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર સુરતમાં બેઠા બેઠા ઓમરાજ વાર્તા સાંભળે છે અને આ અમારા નચિકેતા દેવી પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો ધૈર્ય રાજભાઈ ઓમ રાજભાઈ આજે હું તમને બધાને રમેશ પારેખની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે ભાગો ભાગો અજગર આવ્યો <laughs> જંગલમાં મોટો અજગર રહે પહેલા તો હરણ સસલા મોર ને હાથી હતા વાઘ ને સિંહ પણ હતા અજગર એક પછી એક એમ કરતા બધાને ખાઈ ગયો જંગલ ખાલી ખમ થઈ ગયું એકવાર ચાંદો ને સૂરજ જંગલમાં રખડવા નીકળ્યા અજગર એક ઝાડ નીચે સૂતો હતો તેને વાસ આવી થયું જંગલમાં કોઈક આવ્યું છે એને ખાવાની મજા પડશે એ દોડો સડસડાટ કરતો અને એણે જોયું તો ચાંદો ને સૂરજ અજગરે તરત ભોંયરા જેવું મોઢું ઉગાડ્યું અને ટપ દઈને ચાંદાને અને સૂરજને ગળી ગયો બોલો અજગરના પેટમાં અંધારું હોય ચાંદાને અને સૂરજને અંધારાની બહુ બીક લાગી એ બે જણ જોર જોરથી રડવા માંડ્યા ચાંદો ને સૂરજ ચાંદાની મમ્મીનું નામ રાત બહેન ચાંદો ઘેર આવ્યો નહીં એટલે રાત બહેન એની રાહ જુએ અરે જમવાનો સમય થયો તો યાર રખડું આવ્યો નહીં હજી મારો દીકરો ચાલો જોઈએ એને શોધી લાવું એમ કહીને રાત બહેન તો ચાંદાને શોધવા નીકળ્યા એ તો બધે જુએ બધે જુએ પણ ક્યાંય ચાંદો મેળો નહીં અંતે આવ્યા જંગલમાં ચાંદો ને સૂરજ અજગરના પેટમાં બેઠા બેઠા રડતા હતા તેમનો અવાજ રાત બહેને સાંભળ્યો આમ તેમ જુએ પણ ચાંદો દેખાતો નથી કે વિચાર કરે ક્યાં હશે મારો દીકરો ચાંદો એણે જોયું તો અજગર તો ઝાડ નીચે બેઠો બેઠો ડોળા ડબકાવે છે ડોળા ડબક ડબક ડબક રાત બહેન આસ્તેથી અજગરની પાસે આવ્યા અજગરને ભૂખ લાગી નહોતી એટલે તેને રાત બહેનની વાસ આવી નહીં રાત બહેને કાન માંડીને સાંભળ્યું તો ચાંદાનો રડવાનો અવાજ આ અજગરના પેટમાંથી આવે છે એ ખબર પડી રાત બેન તો રડી પડ્યા બિચાર્યા આ અજગરીઓ મારા ચાંદાને ગળી ગયો છે હવે એને બહાર કેમ કાઢું એ તો રડતા ગયા રડતા ગયા એની બેન પાસે રાત બહેનની બહેનનું નામ ઊંઘ બહેન રાત બહેન કે મારા ચાંદાને પેલો અજગર ગળી ગયો છે એના પેટમાંથી ચાંદાને બહાર કેવી રીતે કાઢું તું કઈ ઉપાય બતાવ ને બેન ઊંઘ બેન કે અરે એમાં તે શું મોટી વાત છે ચાલ ચપટીક વગાડતા ને ચાંદાને બહાર કાઢી લાવ્યા રાત બેન તો રાજી રાજી થઈ ગયા કહે ચાલ બેન ચાલ જલ્દી ચાલ બંને આવ્યા જંગલમાં અજગર ઝાડ નીચે મોટા મોટા ડોળા ડબકાવતો બેઠો તો ડબક ડબક ડબક ઊંઘ બેન સાવ ટચુકડા થઈને અજગરની આંખમાં જઈને બેસી ગયા ઊંઘ બેન અજગરની આંખો બંધ થઈ ગઈ અને એ તો તરત સૂઈ ગયો ઊંઘ બેન હસતા હસતા કે લ્યો રાત બહેન અજગરનું મોઢું ખોલીને તમારા ચાંદાભાઈને બહાર કાઢી લ્યો રાતબેન કે મને બીક લાગે છે ઊંઘબેન કહે સાવ બીકણ છે તું તો અજગર તો ઘસ ઘસાટ સૂતો છે કાંઈ નહીં થાય ઉઘાડ એનું મોઢું અને જા પેટમાં જઈને ચાંદાને બહાર કાઢ જા હવે રાત બહેને હળવેકથી અજગરનું મોઢું ખોલ્યું એના મોઢામાં ગયા પેટમાં ઉતરા અને જટ જટ જટ જટ ચાંદાને તથા સૂરજને તેડીને બહાર નીકળી ગયા બોલો ત્યાં તો સૂરજને શોધતા શોધતા સૂરજના પપ્પા દિવસભાઈ આવ્યા સૂરજના પપ્પા દિવસભાઈ સૂરજ પપ્પાને જોઈને રડતા રડતા વળગી પડ્યો દિવસભાઈએ સૂરજને અને ચાંદાને ચોકલેટ આપી એટલે બે ઉછાના રહી ગયા હો રાત બેન ખોટું ખોટું ખીજાઈને બોલ્યા હવે આમ રડવા નીકળશો તો બે કાન વચ્ચે માથું કરી દઈશ માથું દિવસભાઈ કે ચાલો ચાલો અજગર જાગે તે પહેલા અહીંથી ભાગી જઈએ રાત બહેન કે હા હા ચાલો ચાલો રાત બહેને ઝટઝટ ઝટઝટ ચાંદાને તેડી લીધો દિવસભાઈએ ઝટઝટ સુરતને તેડી લીધો ને ભાગ્યા ઊંઘ બહેન અજગરની આંખમાંથી બહાર નીકળ્યા ને ઉડી ગયા અજગર જાગી ગયો એનું પેટ ખાલી ખમ થઈ ગયું એટલે એને તો ભૂખ લાગી પાછી અજગરને થયું હજુ હમણાં ચાંદાને ને સૂરજને ગળી ગયો હતો તોય મને કેમ ભૂખ લાગી છે અજગરે શ્વાસ લીધો તો રાત બહેનની અને દિવસભાઈની ને ચાંદા સૂરજની તેને વાસ આવી એ તો સડ સડા દોડ્યો પાછળ પાછળ પાછળ પાછળ પાછળ પાછળ દિવસભાઈએ પાછું વળીને જોયું તો અજગરને દોડતો આવતો જોયો એને કહ્યું રાત બહેન ભાગો ભાગો અજગર આવ્યો અજગર રાત બેન કે ભાગો ભાઈ ભાગો અજગર તો ફાસ ફાસ દોડે ફાસ ફાસ દોડે જોત જોતામાં એ તો સાવ પાસે આવી ગયો રાત બહેન ગભરાયા હવે શું કરવું એ જલ્દી જલ્દી કે દિવસભાઈ મારા જમીન પર તો આ અજગરીઓ આપણને પકડી પાડશે ચાલો આકાશમાં ભાગી જઈએ દિવસ કહે અરે હા હા ભાગો એકદમ બે જણ ફર કરતા આકાશમાં ભાગ્યા અજગર ખરે ખરો ખીજાયો એ આકાશમાં જઈ શકે નહીં એટલે એક ઊંચા ઊંચા પર્વત ઉપર ચડ્યો અને રાત બહેન અને દિવસભાઈને પકડવા ઊંચા થઈને એણે મોઢું ફાડ્યું પર્વત ઉપર ચડીને રાત બેન ચાંદાને તેડીને ઘડીક આમ ભાગે તો ઘડીક તેમ ભાગે ઘડીક આમ ભાગે તો ઘડીક તેમ ભાગે દિવસ ભાઈ સૂરજને તેડી ઘડીક આમ ભાગે તો ઘડીક તેમ ભાગે ઘડીક તેમ ભાગે ઘડીક આમ ભાગે દિવસ ભાઈ હો અજગર એને પકડવા ઘડીક આમ મોઢું ફેરવે તો ઘડીક તેમ મોઢું ફેરવે વારે વારે ભોંયરા જેવું મોઢું ઉઘાડે નસકોરામાંથી સુસવાટા બોલાવે પણ કોઈને પકડી શકે નહીં ઘણા વરસ થયા હો નચિકેતા દેવી તેરી રાજભાઈ ઓમ આ ઘણા વરસ થયા અજગર હજુ પર્વત ઉપર મોઢું ઉગાડીને બેઠો છે રાત બહેન ચાંદાને તેડીને આ બાજુથી પેલી બાજુ ભાગે છે ચાંદાને અજગરની બહુ બીક લાગે અજગર ભોંયરા જેવું મોઢું ઉગાડે એટલે ચાંદો તો રડી પડે એના રૂપેરી રૂપેરી આંસુ નીચે ખરે એ આંસુને સૌ કહે છે ચાંદની તમે ચાંદની જોઈ છે ને સૂરજને પણ અજગરની બહુ બીક લાગે હો ભાઈ અજગર ભોંયરા જેવું મોઢું ઉઘાડે એટલે સૂરજ રડી પડે એના સોનેરી સોનેરી આંસુ નીચે ખરે એના આંસુને સૌ કહે છે તડકો <laughs> અજગરના નસકોરામાંથી સુસવાટા નીકળે આ સુસવાટાને સૌ કહે છે પવન તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને હા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે આલાવાલા કરી જાઓ સપનામાં રાત આવશે સૂરજ આવશે અને આપણે બધા ઊંઘ માસીના ખોળામાં ઊંઘી જઈશું આવજો